એ આવો આવો હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ આજે તો યુએસના ડલા શહેરથી વેદ વાર્તા સાંભળે છે અને આમ જયપુરથી વૈદેહી વાર્તા સાંભળે છે ઓહો હો હો હો હો અને દિલ્હીમાં બેઠા બેઠા માનસીબેન વાર્તા સાંભળે છે આવો આવો મારા નાના નાના ટાબરી આવો આજે છે ને આજે હું તમને બધાને એક સરસ મજાની વાર્તા કહેવાનો છું ભાઈ વાર્તાનું નામ છે મૂરખ બંધ <laughs> ધ્યાનથી સાંભળજો ભાઈ એક છે ને એક સરસ મજાનું વન હતું હો આ વનની અંદર એક સુંદર મજાનું સરોવર હતું એનું પાણી તો કાંઈ મીઠું કાંઈ મીઠું અને એવું શીતળ એવું શીતળ કે ચાંદની રાતમાં તમે ચાંદની જ પીતા હો એવું લાગે હો ભાઈ એવું મીઠું ને એવું શીતળ હતું અને આ સરોવરમાં ઘણા બધા હંસ રહેતા હતા હો સુંદર મજાના હંસ રહે આ સરોવરમાં આ હંસોના રાજાનું નામ હતું હંસરાજ એ હંસોનો રાજા હતો અને બીજા અનેક પંખીઓ વનમાં રહેતા હતા પોપટ રહે મોર રહે ઘુવડ રહે મેના અને કોયલ પણ રહે આ બધામાં ઘુવડ હતો ને ઘુવડ એ આ હંસોના રાજાનો ખાસ ભાઈબંધ હતો ભાઈ ખાસમ ખાસ ભાઈબંધ હો પણ આ ઘુવડ હતો ભારે બડાઈ ખોર હો એ તો મોટી મોટી બડાઈ આંકા કરે બધાને એમ કે હું તો આમ ને હું તો તેમ હું તો આવો ને હું તો તેવો આવો બડાઈખોર હતું આ ઘુવડ હંસોના રાજાને એ તો કહેતો અરે સાંભળો સાંભળો હંસ રાજા હું એ ઘુવડોનો રાજા છું અમારા પ્રદેશનો હું એ રાજા છું અને પોતે રાજા છે એવું હંસરાજના મનમાં ઠસાવવા એ ઘણા ઘણા ઉપાય શોધતો હતો કે આ હંસને કેવી રીતે ખબર પડે કે હું રાજા છું ઘુવડ રહેતો હતો એ ઝાડની બખોલમાં ઘણા બધા ઊંડે સુધી એ બખોલમાં રહે બખોલ કરીને પંખીઓ બધા અને એ બખોલમાંથી એ ઉડીને સરોવરમાં આવે હંસ રાજા પાસે એક વખત એ ઝાડની પાસે કેટલાક સૈનિકોએ તંબુ તાણ્યો ઘુવડ જ્યાં રહેતો હતો ને એ ઝાડની પાસે સૈનિકોનો રાજા શાહી દેખાવ જોઈને ઘુવડને થયું આજે ખરો અવસર છે આજે ખરે ખરો સમય આવી ગયો છે હમણાં હું આ બધાને બતાવી દઉં હંસોને કે મારી પાસે પણ સૈનિકો છે હંસરાજને અત્યારે અહીં લાવીને કહું આ જુઓ આ જુઓ આ લોકોનો રાજા છું હું પણ આ લોકોનો રાજા છું અને આ બધા મારા સેવકો છે અને હંસરાજને જઈને એણે તો કહ્યું ઘુવડે હો ભાઈ હું તો તમારે ત્યાં ઘણી વાર આવું છું હંસરાજ આજે તમે મારે ત્યાં આવો ને આજે તમે મારા મહેમાન બનો ને ભાઈ સાહેબ આમ ઘુવડે હંસરાજને આગ્રહ કરી કરીને પોતાની સાથે લઈ ગયો પોતાના ઝાડની બખોલ પાસે બેસીને ઘુવડે નીચે તંબુમાં હરતા ફરતા માણસો બતાવ્યા અને બોલો જુઓ જુઓ ભાઈબંધ આ બધા મારા સેવકો છે મારા હો મારા સેવકો અને મને પૂછ્યા સિવાય તેવો એક પગલું એ માંડે નહીં એક કદમ પણ આગળ ન વધે એ લોકોને મને તો પૂછવું જ પડે ઘોડ માંડ આટલું બોલી રહ્યો એટલામાં સૈનિકોએ એમના પડા ઉઠાવવાની તૈયારી કરી એમના તંબુ ત્યાંથી ઉઠાવ્યા અને ચાલવા માંડ્યા આ જોઈને હંસરાજ કે આ તો બધા જવાની તૈયારી કરે છે ઘુવડ આ તો જો બધા ચાલે છે ઘુવડે હુંકાર કરીને કહ્યું અરે વગર મારી રજાએ કેવી રીતે જઈ શકવાના ને એટલું બોલીને ઘુવડે તો પોતાનો અવાજ કાઢ્યો હો ઘુવડ આવું બોલીને અવાજ કર્યો એટલે ઘુવડનો અવાજ તો અપસુકન્યાળ મનાય છે ભાઈ કોઈને ઘુવડનો અવાજ સાંભળવો ન ગમે ને એવું બોલે કે ઘુવડનો અવાજ સંભળાય એટલે અપસુકન થાય એવું બધા માને હો એવું કાંઈ હોય નહીં એટલે આ સૈનિકોએ તો પોતાની કૂચ થંભાવી દીધી ચાલતા ચાલતા અટકી પડ્યા હોય તો બધા પણ થોડી વાર પછી ફરી જવાની તૈયારી કરી સૈનિકોએ હો કે ચાલો ચાલો ચાલવા માંડો અને ફરી ગુવળ હુ હુ હુ એમ બોલી ઉઠ્યો આમ ત્રણ ચાર વાર બન્યું એટલે સૈનિકો તો અકળાયા બધા હો એક સૈનિકે ગુસ્સે થઈને કમાન પર તીર ચડાવીને સનન કરતું છોડ્યું અને ઘુવડ તો ઉડી ગયો પણ બિચારો હંસ ઝડપાઈ ગયો અને આ તીર હંસની ડોકમાં ઘૂસી ગયું અંદર સુધી હો છે આમ ભાઈ ડોકમાં ઘૂસી ગયું એટલે હંસ તો ત્યાં જ મરી ગયો તો ભાઈ આ ઘુવડની ભાઈબંધી કરી મૂરખ ભાઈબંધ બનાવ્યો અને હંસ રાજે જીવ ખોયો તો ભાઈ મૂરખ ભાઈબંધ આવો હતો તમને બધાને મજા પડી ને ચાલો આવજો આવતીકાલે હું તમને બીજી વાર્તા કહીશો ભાઈ આવજો